વૈષ્ણવો એવી વાતો કરે છે શ્રી કૃષ્ણ સુંદર છે વાત સાચી છે પણ જયારે રાધાજી સાથે વિરાજે છે ત્યારે તો અમારે કેવું જ પડે છે શ્રી કૃષ્ણ કરતા પણ શ્રી રાધાજી અતિ સુંદર શ્રી રાધાજીનો મહિમા વધારવા માટે થોડા શ્યામ થયા જાકે રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ દેખી તિન તૈસી ઇન્દ્રદેવને ખાતરી થઈ મેં મોટી ભૂલ કરી છે શ્રી કૃષ્ણ પરમાત્મા પછી તો ઇન્દ્રદેવ ક્ષમા માંગવા માટે આવ્યા છે મોટી સ્તુતિ કરી છે તે સમયે સુરભીજી ત્યાં પધાર્યા છે શ્રી રાધા કૃષ્ણને દૂધથી અભિષેક કર્યો અને તે અભિષેકનું દૂધ જે ભેગું થયું તે આજે પણ ગિરિરાજમાં સુરભી કુંડ છે સાત દિવસ ટચલી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરી ગાયોનું ગોપીઓનું વ્રજવાસીઓનું રક્ષણ કરનાર નંદ નંદન યશોદાનંદ વર્ધન ગોપીજન વલ્લભ રાધા રમણ ગિરિરાજ ધરણ શ્રીકૃષ્ણના ચરણમાં વારંવાર વંદન કરે સુવર્ણ સિંહાસનમાં શ્રી રાધાજી સાથે વિરાજેલા છે નારદાજી કોઈ ઋષિઓ ત્યાં આવ્યા છે શ્રી રાધાજી સાથે શ્રી કૃષ્ણના દર્શન કરતા હૃદયમાં આનંદ સમાતો તે વૈષ્ણવો પ્રેમથી દર્શન કરતા કરતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે الله હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે Krishna Krishna Krishna Krishna Hare Hare કૃષ્ણ કીર્તન કરતા કરતા અતિ આનંદમાં તન્મય થયા પરમ પવિત્ર ગોવર્ધન લીલાની કથા વક્તા શ્રોતાઓના પાપને બાળનારી જે વક્તા બહુ પ્રેમથી આ કથા વર્ણન કરે જે શ્રોતાઓ શ્રવણ કરે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે स्वस्ति श्रीमद्भागवते महापुराणे पारमंस्याम् संहितायाम् वैयासिक्याम् अष्टादशसाहस्र्याम् दशमस्कन्धे पूर्वार्धे श्रीगोवर्धनलीलायाम् सप्तविंशोऽध्यायः श्रीगो સુખદેવજી મહારાજ આ કથા કરી શકે જ નહીં કારણ સુખદેવજી મહારાજ પૂર્ણ નિષ્કામ છે ત્રણ ચાર વર્ષનો બાળક શૃંગારનું વર્ણન કરી શકે નહીં કોઈ કરે તો બાળક સમજી શકે નહીં સુખદેવજીનું હૃદય ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે સુખદેવજીના દર્શન કરતા અપ્સરાઓને વિલાસી જીવનની સુગાવી હતી ગંગાજીમાં અપ્સરાઓ સ્નાન કરતી હતી સુખદેવજી મહારાજ ત્યાંથી જાય છે સુખદેવજીએ અપ્સરાઓને કંઈક કથા સંભળાવી નહીં ઉપદેશ કર્યો નથી સુખદેવજીના દર્શનથી અપ્સરાઓનું જીવન સુધર્યું છે જેના દર્શનથી કામનો વિનાશ થાય છે તે મહાન પુરુષ આ કથા કરે છે આ કથા ગંગા કિનારે થઈ કથાનો મુખ્ય શ્રોતા પરીક્ષિત છે જે એક બે દિવસમાં જ મરવાનો છે જેનું મરણ સમીપમાં હોય એને શૃંગારની લૌકિક સુખની વાતો ગમતી નથી રાસલીલામાં શૃંગારનું વર્ણન હોય તો પરીક્ષિતે કથા સાંભળે પણ નહીં સુખદેવજી મહારાજ આ કથા કરી શકે નહીં રાસમાં જ એને કામની વાસ આવે છે એની બુદ્ધિ બહુ બગડેલી છે એને સત્સંગ કર્યો નથી આ અતિ શુદ્ધ લીલા એક ભાઈ અમને પૂછેલું કે મહારાજ તમે કહો છો પણ રાસલીલામાં તો વર્ણન છે ગોપીઓને શ્રી કૃષ્ણ બાથમાં લઈને આલિંગન આપે છે કે ભગવાન આલિંગન આપે એટલે શ્રી કૃષ્ણમાં વિકાર આવ્યો કોઈ વખત અતિશય પ્રેમમાં પિતા કન્યાને મળે અઢાર વીસ વર્ષની કન્યા છે એના પિતાએ લગ્ન કર્યું કન્યાને વળાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે બાપનું હૃદય ભરાયું માતા પિતાને છોડતા કન્યા રડવા લાગી પિતાએ એને ઉઠાવી અને છાતી સાથે ચાલી કન્યા પિતાને મળે છે પિતા કન્યાને છાતી સાથે જ છે ત્યારે પિતાના મનમાં વિકાર નથી ને કન્યાના મનમાં પણ વિકાર નથી આ મિલન જેમ શુદ્ધ છે ગોપી અને શ્રી કૃષ્ણનું મિલન તો અતિ શુદ્ધ આ શુદ્ધ જીવ ઈશ્વરના મિલનની કથા છે રાસલીલા એ જ ભાગવતનું ફળ છે ગોપી શબ્દ સામે આ પછી ઘણાને સ્ત્રીનું શરીર દેખાય ગોપી શબ્દનો અર્થ ભાગવતમાં જ કર્યો છે ઇતિ ગોપ્યા પ્રડાયંત્યા પ્રલપંત્યશ્ચ ચિત્રધા રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા સુખદેવજી મહારાજ ગોપી શબ્દનો અર્થ સમજાવે છે રાજા ગોપી નામની કોઈ સ્ત્રી નથી ગોપી કોઈ પુરુષ નથી ગોપી કોઈની બેન નથી ગોપી કોઈની મા નથી કોઈની પત્ની નથી ગોપી સ્ત્રી નથી શ્રી કૃષ્ણને મળવાની તીવ્ર ઈચ્છા એ જ ગોપી છે એટલે ગોપી ભાવ તે છે કે જેને પરમાત્માનો વિયોગ સહન થતો નથી શ્રી કૃષ્ણ વિયોગ અગ્નિમાં જેનું પાંચભૌતિક શરીર બળવા લાગે છે પતિ પરદેશમાં હોય તો પતિનો વિયોગ જેમ પતિવ્રતા સ્ત્રીને બાળે છે વિયોગ એ જ અગ્નિ છે આ જીવ શ્રી કૃષ્ણ વિયોગમાં જયારે બળવા લાગે છે એને શ્રી કૃષ્ણનો વિયોગ જ્યારે સહન થતો નથી પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા જાગે ત્યારે ગોપી ભાવ પ્રગટ થાય ગોપીનું સ્વરૂપ સ્ત્રી શરીર જેવું દેખાય છે પણ ગોપીમાં સ્ત્રીત્વ નથી મળમૂત્રથી ભરેલા શરીર સાથે તો સાધુ સંતો રમતા નથી આનંદમય પરમાત્મા શ્રી કૃષ્ણ મળમૂત્રથી ભરેલા શરીર સાથે રમતા હશે ગોપીનું સ્વરૂપ ભગવાનના જેવું અલૌકિક અપ્રાકૃત જ છે કેટલાક શ્રીમાન લોકો ઘરમાં શોભાના માટે ફળ રાખે એ ફળ લાકડાથી બનેલા હોય પણ એનો આકાર એવો હોય છે દૂરથી જોનારને ભ્રાંતિ થાય છે કે આ કેવું હશે આ કેરી હશે લાકડાનું કોઈ ફળ બનાવે એનો આકાર ભલે ફળના જેવો દેખાય લાકડાથી કોઈ કારેલું બનાવે એ દૂરથી જોનારને એવું લાગે છે કે આ કારેલું છે પણ જે લાકડાથી બનેલું છે એ કારેલામાં કડવાશ આવશે ગોપીનું સ્વરૂપ સ્ત્રી શરીર જેવું દેખાય છે પણ ગોપીમાં સ્ત્રીત્વ નથી કદાચ તમને એમ શંકા થશે આ તમે ગોઠવીને બોલો છો કે ભાગવતમાં એવું લખ્યું જ ભાગવતના શ્લોકોથી સિદ્ધ થાય જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય તે સમજી શકે છે સુખદેવજી મહારાજ બોલ્યા છે જહુર ગુણમયમ દેહમ ગુણમયમ દેહમ જહુ અલૌકિક શુદ્ધ જીવ અને ઈશ્વરના મિલનની કથા છે જેના હૃદયમાં શ્રી કૃષ્ણ વિના બીજું કઈ નથી એને ગોપી કે છે ગોપાયતિ શ્રી કૃષ્ણમ ઇતિ ગોપી સાધારણ માનવ મનમાં સંસારને રાખે છે સંતો મનમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર કરે છે સંસાર છોડીને ક્યાં જશો જેના મનમાં સંસાર છે એ જ્યાં જાય ત્યાં સંસાર જ કરે સંસાર છોડવાનો નથી સંસારને મનમાંથી કાઢી નાખો અને મનમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર કરો જે હૃદયમાં પરમાત્માના સ્વરૂપને સ્થિર કરે છે એને ગોપી કે ગોભી પીવતી તિવા ગોપી ગોભી ઇન્દ્રિય જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ રસનું પાન કરે છે એને ગોપી કે સંતો એવું માને છે જે ઇન્દ્રિયથી માનવ ભક્તિ ન કરે એ ઇન્દ્રિયથી જાણતા અજાણતા પાપ થાય પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરવાની ટેવ પાડો આંખથી ભક્તિ કરો કાનથી ભક્તિ કરો જીભથી ભક્તિ કરો મનથી ભક્તિ કરો પછી ગોપી ભાવ જાગે ગોપી ભાવ એ સર્વોચ્ચ ભાવ છે સાધારણ માનવ આ કથા કરવા લાયક નથી સાધારણ માનવ આ કથા સાંભળવા પણ લાયક નથી સુખદેવજી મહારાજને આ કથા કરતા થોડો સંકોચ થયો સભામાં બધા જીવ અધિકારી નથી હોતા આ કથા કરું કે નહીં અને સુખદેવજી મહારાજ શ્રી રાધાજીના ચરણમાં વારંવાર વંદન કરે છે શ્રી રાધાજી એ રાસેશ્વરી છે મને આજ્ઞા પોતો કથા કરું તે બેટા કથા કર બહુ વિવેકથી કર રાસલીલામાં કોઈ ગોપીનું નામ સુખદેવજીએ લીધું નથી નામ અને રૂપની પૂર્ણ જયારે વિસ્મૃતિ થાય ત્યારે ગોપી ભાવ જાગે છે સુખદેવજી મહારાજે બહુ વિવેકથી કથા કરી છે કોઈ ગોપીનું નામ લેતા જ નથી લિંપન ત્યાં પ્રમજંત્યો ન્યાહ અંજન ત્યાં કાશ્ચલોચને વ્યત્યસ્ત વસ્ત્રાભરણા કાશ્ચિત કૃષ્ણાંતિકમ વ્યયુ કાશ્ચિત અન્યા અપરાહ એવા શબ્દો બોલ્યા છે ભારે ભારે બોલે છે કોઈનું નામ જ નથી લેતા નામ અને રૂપની જયારે પૂર્ણ વિસ્મૃતિ થાય ત્યારે ગોપી ભાવ જાગે છે આ સર્વોચ્ચ ભાવ છે સૂક્ષ્મ શરીર મરી ગયા પછી આ ભાવ જાગે ત્રણ શરીર માન્યા છે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આ બહારથી જે શરીર દેખાય છે એ સ્થૂલ શરીર સ્થૂળ શરીર એ માટીમાં મળી જાય આ સ્થૂળ શરીરના અંદર સૂક્ષ્મ શરીર છે પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય પંચ પ્રાણ મન અને બુદ્ધિ આ સત્તર તત્વનું સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ શરીરમાં મન મુખ્ય છે મનમાં જે વાસનાઓ છે એને જે કારણ શરીર કે મનમાં કોઈ પણ વાસના ન રહે ત્યારે મન ભગવાનમાં મળી જાય દીવામાં તેલ ન રહે કે દીવો શાંત થઈ જાય મન એ દીવા જેવું છે દીવામાં તેલ છે માટે દીવો બળે દીવામાં તેલ જરા પણ ન રહે કે દીવો શાંત થાય છે મનમાં કોઈ પણ વાસના ન રહે ત્યારે મન ભગવાનમાં મળી જાય જેનું મન ભગવાનમાં મળી ગયું છે ભાગવતના શ્લોકોથી સિદ્ધ થાય છે ત્યાં ગોપી ભાવ જાગે છે ગોપીનું મન રહ્યું જ નથી ગોપીનું મન ભગવાનમાં મળી ગયું છે ગોપીનું મન ભગવાન સાથે એક થયું આ શુદ્ધ જીવ અને ઈશ્વરના મિલનની કથા છે ગોપીઓ ઋષિ રૂપાઓ છે ઋષિ થયા પછી ગોપી થવાય આ ઋષિઓએ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી પણ કામ એ બુદ્ધિમાંથી નીકળતો નથી ઋષિઓ પણ થાકી જાય કામ એ કાંટો છે ઋષિઓને પણ કામ ત્રાસ આપે કાંટાને કાંટાથી જ કાઢવો પડે જંગલમાં ચાલતા હતા અને પગમાં કાંટો વાગ્યો હવે ત્યાં સોય ક્યાંથી લાવે બીજો કાંટો હાથમાં લીધો અને જે કાંટો પગમાં વાગ્યો છે કાંટાને કાંટાથી જ કાઢ્યો અને પછી બંને કાંટા ફેંકી દીધા કામ એ કાંટો છે કોઈ માનવને મળવાની ઈચ્છા એને કામ કે છે અને પરમાત્માને મળવાની ઈચ્છા એને જ પ્રેમ કે છે કામનો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો કામ પતન કરે પણ કામનો વિષય જયારે શ્રીકૃષ્ણ બને ઋષિઓએ નિશ્ચય કર્યો કામ શ્રીકૃષ્ણને અર્પણ કરીશ શ્રીકૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે સકામનું સ્મરણ કરે તો કામ જાગે છે નિષ્કામનું સ્મરણ ચિંતન કરે ત્યારે કામ શાંત થાય જે કામ સુખ ભોગવે છે જેના આંખમાં મનમાં કામ ઘર કરીને બેઠો છે એનું સ્મરણ પણ ન કરો જે ચેતન ઉપર માયાનું આવરણ છે એ માયાના આવરણ સાથે જે ચેતન છે એને જીવ કે છે અને માયાના આવરણથી રહિત જે ચેતન છે એ પરમાત્મા છે માયાના લીધે જીવ ચેતન ઉપર જયારે માયાનું આવરણ આવે છે ત્યારે ચેતન જીવ બને માયાના આવરણ સાથે ચેતન એ જીવ માયાના આવરણથી રહિત જે ચેતન છે તે ઈશ્વર છે જીવ ઈશ્વરમાં ભેદ ઉપાધિથી નાખે છે તત્વથી જીવ ઈશ્વર મૂળ સ્વરૂપ છે આખો દિવસ ભગવાનની પૂજા કરો એનો અર્થ એ છે જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો જે માનવ સાથે તમે બોલો છો ને એ માનવ પ્રભુનું સ્વરૂપ છે એવું સમજીને બોલો કેટલાક વેપારીઓ દુકાનમાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાવે શ્રીનાથજી બાબાનું રણછોડરાયનું સ્વરૂપ પધરાવે છે દીવો કરે છે ફૂલની માળા અર્પણ કરે છે પણ ગ્રાહક સાથે જ્યારે વાતો કરે છે ને ત્યારે એમને એવું લાગે છે કે ઠાકોરજી મહેરાજ છે હું જે બોલું છું તે કે ભગવાન સાંભળતા જ નથી તમે જે માનવ સાથે બોલો છો એ માનવ એ પ્રભુનું સ્વરૂપ છે દુકાને આવેલા ગ્રાહકમાં જેને ભગવાનના દર્શન થાય એનો વેપાર ભક્તિ છે જીવને ઈશ્વરથી જુદો ન પાડો ગ્રાહકની સરળતાનો દુરુપયોગ કરે તો વેપારમાં પાપ આવે વ્યાજબી નફો તો લેવો જ જોઈએ ગેરવ્યાજબી નફો લે તો વેપારમાં પાપ થાય એટલે એવું બોલે છે કે હું તમને પડતર ભાવે આપું મને એ વધારે નફો લેવાનો નથી આ પડતર ભાવે તમને આપું પેલો લેનાર ભૂલ્યો હોય છે અને અક્કલ ઓછી હોય એવું સમજે છે પડતર ભાવે એટલે કે ખોટ ખાઈને આપતા હશે ખોટ તો ખાય નહીં પડતર મારેલો અર્થ એવો કે હવે તું સારી રીતે પડી જા તો હું બધું કરી જાઉં આત્મા ભગવાન છે જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને બોલો જે માનવ સાથે બોલો છો એ ઈશ્વરનું સ્વરૂપ છે જે માનવ સાથે વ્યવહાર કરો છો એને પરમાત્માનું સ્વરૂપ માનો કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરો ગુરુને ઈશ્વરનું સ્વરૂપ સમજીને કરેલો વ્યવહાર એ ભગવાનની પૂજા છે પરમાત્માની પૂજા મંદિરમાં જ થાય કોઈ માણસને તરસ લાગી હોય ને બહુ પ્રેમ છે એને ઠંડુ જરા તે પ્રભુની પૂજા છે ભગવાનના સ્વરૂપે આવે તમે ભિકારીને આપો ને એને પ્રભુનું સ્વરૂપ સમજીને આપો કેટલાક બેકારીને આપે છે પણ ઘરમાં જે બહુ બગડતું હોય જેની બહુ વાસ આવતી હોય જેને જે કોઈને ભાવતું ન હોય તો ભિકારીને બોલાવીને કૃષ્ણ પણ શા નહીં જાઓ અરે ભિકારીઓ ભગવાનને આયુષ્ય છે એને ખરાબ શા માટે આપવું ભગવાનને સારું આપવું ખરાબ મારા માટે અને સારું ભગવાનના માટે ભિકારીએ કોઈ ભીખ માગવા આવ્યો નથી એ તો આપણને ઉપદેશ કરવા માટે આવ્યો છે પૂર્વજન્મમાં મેં કોઈને કંઈ આપ્યું નથી તેથી હું ભિકારી થયો છું તમે મને ન આપો તો તમે બીજા જન્મમાં મારા જેવા જ થવાના જ એ તો આપણો ગુરુ છે એ આપણને સમજાવે છે કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરો જીવને પ્રભુ સ્વરૂપ સમજીને કરેલો વ્યવહાર એ ભક્તિ છે એન કેન પ્રકારે यस्य कस्यापि देहिनः सन्तोषम् जनये ब्राह्म તદેવેશ્વરપૂજનમ તો ભગવાનની ભાવના રાખે છે પણ માનવ શરીરમાં નિરાજેલા પરમાત્મા સાથે વેર કરે માનવ શરીરમાં વિરાજેલા પરમાત્માનો તિરસ્કાર કરે એ પૂજા બરાબર નથી કેટલાક ઋષિઓ એવું માને છે અંતઃકરણમાં ચેતનનું પ્રતિબિંબ પડે તેને જીવ પરમાત્મા બિંબ છે અને જીવાત્મા પ્રતિબિંબ છે એવું કેટલાક ઋષિઓ માને પ્રતિબિંબ ખોટું છે બિંબ સત્ય છે જીવ ભાવ સત્ય નથી પરમાત્મા સત્ય છે ચાર ઘડામાં પાણી ભરો અને તે પાણીથી ભરેલા ચારે ઘડા અગાશીમાં રાખો અગાશીમાં રાખ્યા પછી તમને એવું લાગશે કે આ ઘડામાં સૂર્ય આવ્યા છે ઘડામાં પાણી હોય તો ઘડામાં સૂર્ય દેખાય પછી ઘડાને કાણું પાડો અને કાણું પાડ્યા પછી પાણી બધું બહાર નીકળશે પાણી બહાર નીકળ્યા પછી ઘડામાં જે સૂર્ય દેખાતા હતા તે ક્યાં ગયા ઘડામાં પાણી હતું ત્યારે એવું લાગે કે ઘડામાં સૂર્ય છે ઘડામાં પાણી હતું ત્યારે ઘડામાં સૂર્ય દેખાતા હતા ઘડામાંથી પાણી નીકળી ગયા પછી સૂર્ય ક્યાં ગયા છે અરે ઘડામાં સૂર્ય નહોતા ઘડામાં સૂર્યનું પ્રતિબિંબ હતું પ્રતિબિંબ ખોટું છે બિંબ સત્ય છે જીવ પ્રભુનું પ્રતિબિંબ છે એવું કેટલાક ઋષિઓ માને આ શરીરે એ ઘડું છે અને શરીર ઘડામાં અંતઃકરણ પાણી જેવું છે અને અંતઃકરણમાં ચેતનનું પ્રતિબિંબ પડે ત્યારે જીવભાવ આવે છે એને જીવ કે છે જીવ પરમાત્માનું પ્રતિબિંબ છે પરમાત્મા બિંબ છે એવું કેટલાક ઋષિઓ માને કેટલાક ઋષિઓ કે છે કે ના ના એવું નથી અંતઃકરણ વચ્છિન્ન ચૈતન્ય જીવા જેનું ઉપાધિ વાળું ચેતન એને જીવ કે છે જે ચેતનને કોઈ ઉપાધિ નથી તે નિરુપાધિ ચેતન તે ઈશ્વર છે ઘડામાં જે આકાશ છે ઘડામાં જે પોલાણ છે એને લોકો ઘટાકાશ કે છે અને વ્યાપક જે આકાશ છે એને મહાકાશ કે છે ઘડામાં રહેલું પોલાણ ત્યાંથી ઉઠીને મહાકાશને મળવા જાય છે ગાળામાં રહેલું આકાશ અને મહાકાશ એ તત્વથી એક જ છે ઘટાકાશ અને મહાકાશમાં ભેદ ઉપાધિથી વાતો છે મહાકાશ જ છે વચમાં માટી આવી ગઈ અને તેથી લોકો ઘડામાં રહેલા પોલાણને ઘટાકાશ કહેવા લાગ્યા ઘડો ફૂટી ગયા પછી ઘડામાં જે પોલાણ છે તે ઉઠીને કંઈ મહાકાશને મળવા જતું નથી ઘડામાં રહેલું આકાશ ને મહાકાશ તત્વથી એક જ છે ઉપાધિથી ભિન્ન ભાષે છે કેટલાક ઋષિઓ એવું માને છે અંતઃકરણ ઉપાધિવાળું ચેતન એ જીવ નિરુપાધિ ચેતન તે ઈશ્વર કોઈ પણ ઋષિ જીવને ઈશ્વરથી જુદો કરવા તૈયાર નથી જીવ એ ઈશ્વરનો અંશ છે પરમાત્મા અંશ છે અંશી અને અંશ તત્વથી એક જ છે કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરો જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો ને એ ભગવાનની પૂજા છે પ્રત્યેક જીવને માન ગમે કોઈ જીવને એવી ઈચ્છા નથી કે લોકો મારું અપમાન કરે બધાને માન આપવામાં તમારું શું ઓછું થાય માનદાન એ સર્વથી શ્રેષ્ઠ દાન છે પ્રત્યેક જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને માન આપવું ભગવાનની પૂજા છે કોઈ પણ જીવનું અપમાન કરે એ ઈશ્વરનું જ અપમાન કરે કોઈ પણ જીવ સાથે કપટ કરે એ ઈશ્વર સાથે જ કપટ કરે પૂછો મહારાજ આખો દિવસ પૂજા કરે અર્ચન ભક્તિના આચાર્ય પૃથુ છે પૃથ્વી શબ્દનો અર્થ થાય છે વિશાળ જેનું હૃદય વિશાળ છે જેના નયન સ્નેહાળ છે એ જ પૂજા કરી શકે ભગવાનની પૂજા તમારે કરવી હોય તો આંખમાં પ્રેમ રાખજો હૃદય મોટું રાખજો કેટલાક લોકોનો બંગલો મોટો હોય છે પણ એમનું મન મોટું નથી હોતું કેટલાક લોકો એવા હોય છે કે એમનું ઘર નાનકડું હોય છે પણ મન મોટું હોય છે ભગવાન તમારું ઘર જોતા નથી ભગવાન તમારું મન જુએ જેનું હૃદય વિશાળ છે જેના નયન સ્નેહાળ છે એ જ પૂજા કરી શકે જેના આંખમાં પ્રેમ નથી એ ભગવાનની પૂજા શું કરતો હશે જેનું હૃદય વિશાળ નથી એ ભગવાનની પૂજા શું કરે કેટલાક બજારમાં ફૂલ લેવા જાય અને કદાચ મારી એમ કે ગુલાબનું ફૂલ આજે ચાર અને અમને એક મળશે શાયદ અમને મળતું હોય ને તો કેટલાકને બે પાંચ રૂપિયા ખર્ચીને ભગવાનના માટે ગુલાબના ફૂલ લાવવાની ઈચ્છા થતી નથી એટલા તો પછી મનને સમજાવે છે ભગવાન તો ભાવના ભૂખ્યા છે ને ઝંડુના ફૂલ વગરને ગમે કનેરના ફૂલ ગમે ભગવાન તો ભાવના ભૂખ્યા પાંચ દસ રૂપિયા ખર્ચીને ભગવાનના માટે સુંદર ફૂલ લાવતો નથી અને ભગવાનને સમજાવે છે તમે ભાવના ભૂખ્યા છો ને તેથી હું તમારા માટે કનેરના ફૂલ લઈ આવ્યો તમે ભાવના ભૂખ્યા છો ભગવાન કે છે તારા દાદાના દાદાનો હું દાદો લાગુ છું મને સમજાવે છે માનવ બહુ શોકમાં વાપરે છે ત્યારે પૈસાનો કોઈ વિચાર કરે છે પોતાના માટે વાપરે છે ત્યારે ક્યાં વિચાર કરે હૃદય વિશાળ રાખજો ભગવાનની સેવામાં લક્ષ્મીનો સદુપયોગ કરો તમારા ઘરમાં લક્ષ્મીજી અખંડ વિરાશે આંખમાં પ્રેમ રાખજો બધાને પ્રેમથી જોઈએ રાખું છું મહારાજ આખો દિવસ ભક્તિ કરે એક વાર એવું થયું પૃથ્વી રાજાના રાજમાં દુકાળ પડ્યો અનાજ ઉત્પન્ન થતું નથી વરસાદ પડતો નથી પ્રજા એ દુઃખી થાય છે પૃથ્વી મહારાજ ગભરાયા છે હવે મારી પ્રજાનું શું થશે અનાજ કેમ ઉત્પન્ન થતું નથી ધરતીને સજા કરવા તૈયાર છે અમે ધર્મનું પાલન કરીએ અમે દેવોની પૂજા કરીએ છતાં ધરતી અનાજ કેમ આપતી નથી હું ધરતીને સજા કરીશ ત્યારે ધરતીમાં ગભરાયા છે ગાય માતાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે પૃથ્વીરાજાને કહ્યું છે મારો દોષ નથી તમારા પિતા વેમ રાજાના રાજમાં અધર્મ બહુ વધી ગયો અને તેથી અન્ન રસને ગઈ ગઈ મારામાં બધા રસ રહેલા છે આ ધરતીમાં શું નથી ભારત ભૂમિ એ સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે આ ભૂમિમાં તો હીરા માણેક અને સોનું ભરેલું છે લોકો જયારે ધર્મ છોડે છે ત્યારે ધરતીમાં અન્ન રસને ગળી જાય વાછડો હોય ને તો ગાય માતા દૂધ આપે અને વાછડો ન હોય તો ગાય માતા દૂધ કેવી રીતે આપે ધર્મ એ દીકરો છે અને ધરતી એ માં છે આ ધર્મના માટે અનાજ આપે છે જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં બોધું છે અને જે ઘરમાં ધર્મ નથી એ ઘરમાં કઈ નથી આજકાલ લોકો પુસ્તકો વાંચી અને બ્રહ્મજ્ઞાનની વાતો કરે છે કેટલાક થોડુંક ભક્તિનું નાટક કરે છે પણ ધર્મ પાડતા નથી આ પરદેશ સાથે બહુ સંબંધ વધો ને અને તેથી આચાર વિચારમાં સંસ્કારમાં ભેસો બહુ થઈ ગયો પરદેશની નકલ બહુ કરે છે આપણો ભારત દેશ એ ઋષિ મુનિઓનો દેશ છે ભારત જેવો કોઈ દેશ નથી સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ નથી આપણો ધર્મ આપણા ઋષિઓ આપણા દેશને ભૂલશો નહીં જ્યાં ધર્મ નથી ત્યાં કઈ નથી જ્યાં ધર્મ નથી ત્યાં જ્ઞાન ટકતું જ નથી જ્યાં ધર્મ નથી ત્યાં ભક્તિ વહી જાય છે તમે વધારે ભક્તિ ન કરો એ કંઈક ખોટું નથી તમે ધર્મ છોડો એ બહુ ખોટું આપણો ધર્મ આપણા માટે બહુ શ્રેષ્ઠ છે તમારા પિતાના રાજમાં અધર્મ બહુ વધી ગયો હતો અને તેથી હું અન્ન રસને ગળી ગઈ જે ઘરમાં ધર્મ છે જે ઘરમાં દેવની પૂજા છે જે ઘરમાં ભગવાનને ભોગ ધરાય છે એ ઘરમાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણાજી અખંડ વિરાજ આજકાલના લોકો ભગવાનને ભોગ ધર્યા વિના જ ખાય ધરતી મને ખોટું લાગે છે મારા પતિદેવનું અપમાન કરે છે પૃથ્વીના પતિ પરમાત્મા છે રસોઈમાં પવિત્રતા રાખી ભગવાનના માટે રસોઈ કરો રસોઈ કરવી એ ભક્તિ છે આજકાલની આ માતાઓને રસોઈ કરવાનો બહુ કંટાળો આવે બહાર બહુ રખડે છે એવું સમજે છે કે હું બહુ ડઈ છું સ્ત્રી ઘરમાં પવિત્રતાથી રસોઈ કરે એ ભગવાનની ભક્તિ છે કેટલીક માતાઓ એવી હોય છે એમને એવું લાગે છે મંદિરમાં જઈને કામ કરીએ ને એ ભક્તિ કહેવાય એવું નથી તમારા ઘરનું કામ ભગવાનના માટે પવિત્રતાથી પ્રેમથી કરો એ ભક્તિ છે ભગવાનના માટે રસોઈ કરે ભક્તિ કહેવાય ઘરના લોકો જમવાના છે એવું સમજીને રસોઈ કરે એ વ્યવહાર કહેવાય અને પોતાના માટે રાંધીને ખાય એ તો પાપ કહેવાય વેલોમાં એવું વર્ણન આવે છે મોહમ અન્નમ વિંદતે અપ્રચેતાહા સત્યમ બ્રવીમિ વધૈક્ષતસ્ય નાર્યમણમ પુષ્યતિ નો સખાયમ પુષ્યતિ કેવલ ભવતી કેવલ આદિ કેવલ આદિ કેવલમ અતિથી કેવલ જે પોતાના માટે રામજીને ખાય એ પાપ ખાય રસોઈ ભગવાનના માટે કરો ભગવાનને ભોગ ધરો રસોઈમાં પવિત્રતા રાખો આજકાલની આ માતાઓ પવિત્રતા રાખતી નથી ગમે ત્યાં આડે છે એવું સમજે છે કે હું સુધરેલી સુધર્યા કે બગડ્યા તો ભગવાન જાણે સદાચારથી જીવન સુધરે છે સ્વેચ્છાચારથી જીવન બગડે છે રસોઈમાં બહુ પવિત્રતા રાખો નહીં તો મન બુદ્ધિ બહુ બગડશે કેટલીક માતાઓને રસોઈ કરવાનો કંટાળો આવે ને ત્યારે બજારમાંથી ભૂસું ગાંઠિયા મંગાવે અને એ છોકરાઓને ખવડાવે એ ગાંઠિયા ખવડાવે ને એટલે છોકરાઓ પણ પછી એક નંબરના ગઠિયા થઈ જાય જ્યાં મોટા થયા લગ્ન થયું કે મા બાપથી જુદા થઈ જશે એમને મા બાપ સાથે રહેવું ગમતું નથી એ તો બજારનું ભૂસું ખવડાવ્યું તેથી એના મગજમાં ભૂસું ભરાયું ભાગવતની કથા સાંભળો છો બજારનું ખાશો નહીં તમે તો કોઈ ખાતા નથી એવું મને લાગે અને બધા વૈષ્ણવ છો અને પ્રભુના ધામના છો બજારનું ખાયની બુદ્ધિ બહુ બહુ બગડે એને કોઈ દિવસ ભક્તિમાં આનંદ આવે નહીં ઘરમાં પવિત્રતાથી રસોઈ કરો ભગવાનને ભોગ ધરો એક ભાગવતમાં વિશ્વાસ રાખીને છ મહિના કરીને તો જુઓ બહુ પવિત્રતાથી પ્રભુના નામનો જપ કરતા કરતા ભગવાનના માટે રસોઈ કરો ભગવાનને ભોગ ધરો એ પ્રસાદી અન્ન ઘરના લોકોને ખવડાવો ધીરે ધીરે એમની બુદ્ધિ સુધરશે છ મહિના કરીને તો જુઓ ભાગવતમાં જે લખ્યું છે તે સાચું લખ્યું અન્નમાંથી મન બને બજારનું ખાવું નહીં બજારનું ભલે તમને સ્વચ્છ દેખાય પણ એ શુદ્ધ નથી સ્વચ્છતા જુદી છે અને પવિત્રતા જુદી છે સ્વચ્છતાનો સંબંધ તન સાથે છે અને પવિત્રતાનો સંબંધ મન સાથે છે બજારનું બહુ અશુદ્ધ હોય છે બજારનું ખાવું નહીં પવિત્રતાથી ઘરમાં બનાવો ભગવાનને ભોગ ધરો પછી એ પ્રસાદ લો પતિની બુદ્ધિ સુધારવી એ તો પત્નીના હાથમાં છે પવિત્ર અને પ્રસાદી અન્ન પતિને આરોગ આવે તો એની બુદ્ધિ ધીરે ધીરે સુધરે અન્નમાંથી જ મન બને ભગવાનને ભોગ ધર્યા વિના ખાવું નહીં કેટલીક માતાઓ તો એવી હોય છે કે રસોઈ કરતા કરતા ચાખીને જુએ મીઠું ઓછું પડ્યું છે કે વધારે પડ્યું છે એને બહુ બહુ પાપ લાગે છે ભગવાનને ભોગ ધરવાનો ભગવાનના માટે કહું છું કેટલાક લોકો એવા હોય છે ઘરમાં રસોઈ થાય ને તો ભગવાનને થાળ ધરે છે પણ ઘરમાં કોઈ જમનાર ન હોય લગ્નમાં કોઈ ઠેકાણે જવું હોય તો ઘરના ભગવાનના માટે કંઈ કરતા જ નથી ભગવાનને વાડગી ભરીને દૂધ અર્પણ કરે છે અને હાથ જોડીને કે છે મારા વાલા ત્વમેવ માતા છે પિતા ત્વમેવ તમે મારું સર્વસ્વ છો આજે અમે બધા મોહનથા ખાવા જવાના છીએ આજે ઘરમાં જમનાર કોઈ નથી અમે લગ્નમાં જવાના છીએ તે આવતીકાલ સુધી તમે દૂર પર રહેજો ભગવાનને જે કેવો ગઠિયો છે મોહનથા ખાવાનું છે મને દૂધ ઉપર રાખે છે ભગવાન ઘણા દિવસ સહન કરે છે અને પછી કોઈ વખત નારાજ થાય ને તો ફટકા પણ મારે છે પેલા નિમોનિયા તાવ ભગવાન કહે છે જાય એને મળવા આવે તો બહુ ખાખા કરે એવો તાવ આવશે એવો તાવ આવશે પછી ડાક્ટર આવીને કહે છે કે ડબલ નિમોનિયો થાય એવું લાગે એને હવે એક મહિનો બે મહિના દૂધ અને મોસંબી ઉપર જ રાખવું પડશે આના જરાય આપશો નહીં ભગવાન કે છે તું મને એક દિવસ દૂધ ઉપર રાખે તો હું તને એક મહિનો એ દૂધ ઉપર રાખે તું ક્યાં જવાનો હતો ભગવાન સહન કરે છે પછી કોઈ વખત તારા જ થાય તો સજા પણ બહુ કરે આવું ન થાય કથા સાવધાન થવા માટે કથામાં સાંભળ્યા પછી હવે સાવધાન થાય ઘરમાં ભલે કોઈ જમનાર ન હોય ભગવાન તો ઘરમાં વિરાજેલા છે ભગવાનના માટે રસોઈ કરવાની છે ઘરમાં કોઈ જમનાર નથી પણ અચાનક બે મહેમાન આવીને ઉભા રહે ને તો કરવું પડે છે તમે કોઈ માનવના માટે કરશો એ માનવ ભૂલી જશે પણ ભગવાનના માટે કરશો તો ભગવાન કોઈ દિવસ ભૂલશે નહીં આપણો ધર્મ અતિશય શ્રેષ્ઠ ધરતી માતાએ કહ્યું છે તમારા પિતાના રાજ્યમાં અધર્મ બહુ વધ્યો હતો અને તેથી હું અન્નરસને ગઈ ગઈ મારામાં બધા રસ છે અને મારામાં રહેલા રસોનું યુક્તિથી દોહન કરો આ ધરતીમાં શું નથી જ્યાં ધર્મ છે ત્યાં ધરતીમાં બધું આપે છે અને જ્યાં ધર્મ નથી ત્યાં ધરતીમાં બધું ગળી જાય પૃથ્વીમાં રહેલા સર્વ રસોનું રાજાએ યુક્તિથી દોહન કર્યું છે પછી તો પૃથ્વી મહારાજ યજ્ઞ કરે છે તે કથા જ યજ્ઞમાં દેવોની પૂજા થાય તમે દેવોને માનશો તો દેવો તમને માનશે કેટલાક લોકો કહે છે કે અમે દેવોને માનીએ છીએ પણ અમને પૂજા કરવાની ફુરસદ નથી જે દેવને માને છે એ દેવની પૂજા કર્યા વિના રહી શકે જ નહીં જે દેવની પૂજા કર્યા વિના જમે છે એ દેવને માનતો નથી દેવને હું માનું છું એ બોલવાથી કંઈ લાભ નથી જે દેવને માને છે એ દેવની પૂજા કર્યા વિના રહી શકે નહીં દેવોની પૂજા કરો દેવોને તમે માનશો તો દેવો તમને માનશે દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતિવા વા દેવોની પૂજા કરો દેવો પવન આપે છે દેવો પાણી આપે છે દેવો પ્રકાશ આપે છે દેવો અનાજ આપે છે દેવોના અનંત ઉપકાર છે પૃથુ મહારાજ યજ્ઞમાં દેવોની પૂજા કરે પૃથુ મહારાજના યજ્ઞમાં બધા દેવો પ્રત્યક્ષ પ્રગટ થયા ભાગવતમાં જે યજ્ઞોનું વર્ણન આવ્યું છે એ બધા શ્રૌત યજ્ઞ છે આજકાલ જે યજ્ઞો થાય છે એ બધા સ્મારક યજ્ઞ થાય છે ચાર કુંડનું અગ્નિહોત્ર જેના ઘરમાં હોય તે જ શ્રૌત યજ્ઞ કરી શકે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ આ ત્રણ વેદોનું જેને બરાબર જ્ઞાન છે એની જ શ્રૌત યજ્ઞમાં વરુણી થાય ત્રણ વેદોનું જ્ઞાન હોવું જોઈએ એ જ શ્રૌત યજ્ઞમાં જઈ શકે ગુજરાત સૌરાષ્ટ્રમાં આવ્યો કોઈ શ્રૌત યજ્ઞ થાય છે એવું કંઈ જોયું નથી સાંભળ્યું નથી ક્વચિત દક્ષિણ ભારતમાં થાય હજુ એવા અગ્નિહોત્રી બ્રાહ્મણો છે વેદોનું જ્ઞાન ધરાવનાર બ્રાહ્મણો હજુ છે ત્રણ વેદોનું જ્ઞાન જોઈએ ત્રણ વેદ ભેગા ન થાય ત્યાં સુધી શ્રૌત યજ્ઞ થતો નથી શ્રૌત યજ્ઞના દર્શનમાં બહુ આનંદ આવે છે યજ્ઞના બે ભેદ છે શ્રૌત અને સ્માર્ક આજકાલ જે યજ્ઞો થાય છે તે ઘણા ભાગે બધા સ્માર્ક યજ્ઞ હોય છે વિષ્ણુરાગ કરવાનો છે તે લક્ષ્મીનારાયણની સ્થાપના કરશે પૂજા કરશે અને અગ્નિમાં પુરુષ સૂક્તના મંત્રથી વિષ્ણુ સહસ્ર નામથી પાયસની આવતી આપશે કે વિષ્ણુરાગ થયો પણ શ્રૌત યજ્ઞમાં કોઈ દેવની સ્થાપના કરતા જ નથી શ્રૌત યજ્ઞમાં કેવલ અગ્નિ સ્થાપન હોય છે અગ્નિ વિના કોઈ દેવની સ્થાપના નહીં દેવો મંત્રાધીન છે અને મંત્ર એ બ્રાહ્મણના અધીન છે બ્રાહ્મણ જે દેવનો મંત્ર બોલે એ મંત્ર પૂરો થાય એના પહેલા તે દેવ યજ્ઞ મંડપમાં આવે દેવો મંત્રા